Sita Bhagavan. નંબર દેખાયો રમતાઈ ગયા છો બપોર એટલે એટલે થોડાક જ મુકાવાની થોડાક રમતાઈ બસ પછી થોડાક બરાબર થઈ ગયું બોલો અહીંથી દેખાય બરોબર અમારા પ્રણવભાઈ છે હ્યુસ્ટનના પણ અહીંયા આગળ રાજ કરવા પાંચ દિવસ અઠવાડિયામાં હોય છો ચાર દિવસ ચાર દિવસ ચાર દિવસ એટલે એનું ઓડિટ કરવા આવે છે હું જોશી ચલો પ્રણવ સવારે આ પૂછ્યા છે લઈ આપે દિવસ એમના આ બે ત્રણ સમજ માટે એમને પૂછ્યા છે મુદ્દાઓ એ લઈ જાય સરસ રીતે બધી કેટલી કેટલી કલાકે કળિયુગમાં કામ કરેલી છે કશું કોઈ રૂપિયા નહીં હોય તો આ છે તો તરી જશે આપણાથી જ તરી જવાનું છે તો પછી જ્ઞાન નથી તો વાત ક્યારે આમ તો ભક્તિ બધું કરો અને ભક્તિ કીર્તન રૂપે સમજાય છે બધા શાસ્ત્રોમાં કીર્તન સ્વરૂપે પ્રણવ શબ્દ હોય છે પ્રણવ હોય છે પ્રણવ શબ્દ તમારા મારું યશ પ્રણવ રાખી પછી પૂછ્યું છે આજે પૂછ્યું પ્રણવ બહુ કામ કરે છે પ્રણવ એ ઓમકારનો પ્રથમ નાદ છે શું કહ્યું ઓમકાર એ નાદ સ્વરૂપ છે અને બ્રહ્મનાથ જે ઋષિ મુનિઓ યોગ્ય બધા છે એમને અંદરમાં પરમ શાંતિમાં હોય છે જ્યારે એ બ્રહ્મનાથ એ પહેલાં પહેલું સ્પંદન છે નાદ સ્વરૂપ એ પ્રભવ મંત્ર પ્રભવ મંત્ર એટલા માટે કહ્યું એટલે તમે એ બાબત બહુ આપણને પૂછ્યું છે કઈ કે ઉપર કોઈ શંકર ભગવાન નથી તો ગણેશ અને કાર્તિક ગણેશ અને કાર્તિકેય તેમના પુત્ર કેવી રીતે છે તો ઉપર શંકર ભગવાન નથી પરંતુ એ ઉપરના શંકર ભગવાનનો સંદેશો આ પૃથ્વી લોકમાં હોવો તો ઘટશે કે નહીં કે નહીં અંતર આપણે બધા પૂજીએ છીએ શંકર ભગવાનને તો એ પૃથ્વીલોકમાં હોવા ઘટ માટે એમનું આખું પ્રગટ સ્વરૂપ હોય છે અને એ છે જ્ઞાની પુરુષનું પ્રગટ પ્રત્યક્ષ શિવ સ્વરૂપ જ્ઞાની પુરુષ એ શિવ સ્વરૂપ છે શું કહ્યું અને આ સંદર્ભમાં શિવ જે કલ્યાણના અર્થમાં છે અસર દર અસર કલ્યાણ શિવ શબ્દ જ કલ્યાણનું સૂચક છે પરંતુ આપણા હિન્દુ ધર્મમાં અને આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણને આ શિવ શબ્દ એક ભક્તિ રૂપે પરમાત્માની ભગવાનની ભક્તિ રૂપે મૂકવામાં આવી રીતે આવે છે એ સંસ્કૃતમાંથી આવે છે દેવનગરી સંસ્કૃત લિપિ છે આમ તો દેવની લિપિ કહેવાય પણ મનુષ્યમાં સંસ્કૃત શબ્દ હતી પહેલાના જમાનામાં એમાંથી આવતું રહ્યું છે પક્ષીઓ અને એનું ઉદ્ભવસ્થાન કયું છે તો કે ઋષભદેવ દાદા હા ભાગવત તો છે હું નહીં ભાગવત એટલે એનું ઉદ્ભવ સ્થાન મૂળ ઋષભદેવ દાદા છે એ જ ઋષભદેવ દાદા એમના જમાનામાં જેમને ભગવાન સ્વરૂપે કલ્યાણ કરનારા બધા એના અમારા એવા અમાર આ પુરુષ પ્રત્યા એટલે એમને એ કલ્યાણ સ્વરૂપ ભગવાન સ્વરૂપ મનાયા હતા અને મનાયા હતા એવામાં તે વખત કોઈ બહુ ઘટે એમને એવી રીતે માનનારામાં જે મુખ્ય પ્રમુખ બની શકે તે હતા અને હતા કયા તો કે એમના કુટુંબમાં એમના જ્યેષ્ઠ પુત્ર ભરત એમના ચોથા દીકરા મરીચી મરીચી ભગવાન તપ કલ્યાણકમાં હતા તે વખતે બધા કેટલા બધા લોકો પાછળ હોય અને રાજા બધા એમાં મરીચી પણ પાછળ હતા લાગેલા ભગવાનની પાછળ બધા જાય એટલે ભગવાન જે રીતે હોય બધું બધું ગમે ત્યાં ઉપસર્ગ ના આવે બધું જે આવે તે એમાં કોઈને ખબર ના પડે એવી રીતે એમને અંદરથી પસાર થતા જાય ગમે તો કડક તાપ હોય આ હોય તે હોય પધરા હોય આ બધું જતા જતા રસ્તા મળીશું કે ના બનીશું આહારના સમયે ચાલ્યા જાય માગવા બાગવાનું કશું નહીં બહુ આકરું કહેવાય શું કરી આવે અને આ બલીચી જે છે ઘણું બધું ગયા પછી જોયું કે આ તો ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે છે આપણે ગરીબત ચલાતું નથી શું કરવું ગરીબત બેસી જવું પડે છે અને એ તો નીકળી જાય છે એટલે એમની જોડે જનારા જે અમુક વર્ષ બધા નીકળે છે કરવું શું હવે એમ કરતા ગયા ગયા પછી એમ કરતા કરતા સારા સ્થાન આવે બધું આવે પાણી જળ નદી બધું હોય ને વૃક્ષ બધા ઉગ્યા હોય ફળ બધું એટલું લાગ્યું કે એમને આ ભગવાને એમનો શબ્દો આકરો માર્ગ છે જે એમનો એમાં આપણે થોડુંક જરા ઠંડી હોય તો કશું રાખ્યું હોય તો સારું અને કઈ કઈ રાખીએ બધું પાત્ર પડી કશું રાખીએ અને એ જળ મીઠું સુંદર પ્રાણી છે બધું છે સરસ લાગ્યું હોય તો આપણને દુષા છીપે આપણે આહારની જરૂર હોય કણકઈને ભૂખ લાગી હોય તો કેવા સુંદર ફળો છે પાછળ એ કરીને એમને થોડીક છૂટ લીધી શું કહ્યું બહુ ના લીધી ફળો સમજ્યા છૂટ લેવી છૂટ લેવી એટલે બરોબર છે ભગવાન તો બિલકુલ સાચા છે પણ આપણાથી આટલું આકરું તપમાં નથી જઈ શકાતું એટલે એ જ માર્ગ આપણો જોઈએ જ છે મુક્તિ અને ભગવાન છે પરંતુ આપણે એટલા માટે એ પહેલું જેવી રીતે ઋષભદેવ દાદા શિવના સ્વરૂપ સ્વરૂપે મૂળ સ્ત્રોત છે એનું વ્યાપી સેન્ટર છે એવું આ મરીચી મરીચી એ શિવ સ્વરૂપની શિવ ભજના સ્વરૂપે એમની સ્થાપના થાય એ અર્થે એ પહેલામાં પહેલા સ્ત્રી દળની બન્યા શું કહ્યું ત્રિદંડી એટલે આપણે ઊભો આવડો બેઠેલો હોય અને પછી આમ ઊંઘના આમ આકારનું હોય હવે શું થાય કે એટલી હાઈટનું બધું હોય એટલે ગમે ત્યારે બહાર બેઠા હોય ને ત્યારે જમીન મૂકી ભાગ નથી લેવાય ત્યાં આધારે લેવાય સુવાનું હોય અંગરખું હોય થોડું નાખ્યું અને જમીનમાં મૂકી અને રબર માથું ના સૂઈ જવાય કઈ આજુબાજુ કઈ આવ્યું હોય તો એ આમ કરે બસ મારે નહીં બધું ભરીને વપરાય એમાંથી બધા ધર્મના દંડ પણ આવે બધું ધીમે ધીમે એકદમ નથી આવતું શરૂઆત થાય તો બધું આવે એમ એમ ના આવે ખ્યાલ આવ્યો એટલે પ્રણવ એ પરમાત્માનો પૌરુષી શક્તિનું ચિહ્ન છે ઓમ તરીકે અને એ પહેલો નાદ એમનો એ પ્રણવ ઓમ મંત્ર અને પહેલો નાદ છે તો એની સંતતિ થયા વગર જ નહીં નાદ હોય તો જ સંતતિ થાય નાદ ના હોય તો સંતતિ થાય જ નહીં એ તો લેવું વાત સમજાય છે આ જ સંદર્ભમાં આજના કાળમાં દાદા ભગવાને આપણને આપણા જન્મ આપણે આપણાથી કેવી રીતે જન્મીએ છીએ કે જેથી આપણે મા બાપને સુવિધા કરી આપીએ કે પછી આ દુનિયા મા બાપ માટે એમને સુવિધા થઈ જાય એવું થઈ જાય પણ મોટા પુરુષો જન્મે ને એમની વાત જુદી હોય છે એમની માતાઓ જુદી પિતાઓ બધા હોય જો કૃષ્ણ ભગવાનને કેટલી સુંદર સુંદર સુવિધામાં એમનો જન્મ થયો બધા ભગવાનના માટે અસોસ એટલું આજે આજના લોકો ના એટલી બધી સુવિધા બધા બાબુ સમજાયું દાદા ભગવાનના આટલા ટાઈમમાં સરસ્વતી ગામમાં એમના મોસા એમનો અને જુદું ઘર હતું ટીકરો હતો જ્યાં સદા વ્રત ચાલતું સદા ચંદુભાઈ સાહેબ સદાવત સદા વ્રત એટલે બકોરભાઈ કે તે વખતે ચાલતું હતું એ એટલું હતું જરા ઊંચો ટેકરો હતો ટેકરા પર બધા ઘરો નીચેથી ગામનો રસ્તો જાય બધા જાય નીચે આવતા જાય આગળ હું ખાડું તમે જ્યારે હોઈએ ત્યારે કંઈ ખાવાનું ના મળે થોડું મળી જાય છે કોથળો મૂકી જ રાખ્યો થોડો જે આવે તેને બધા કેટલા નીચે પેલું આમ બગડે સતત ચાલતું એના આગળ ઓયડામાં પાછલા ઓયડામાં દાદા ભગવાન આજે ઓયડો એવો સચવી રહ્યો છે તમારા સુરેશભાઈને એટલું બધું ગમી ગયું કે જઈને કહ્યું ભલે આ આ એ સીડી લીધી છે બતાવ્યું છે આપણે એ સીડી uh. mm. mm. છે બધા બતાવો છો કોને ના મજા આવે મારી નાઇજીરિયન બુકી આવી મારી પાસે લેડી છે પાસઠ વર્ષની છે એ એનું નામ તો બહુ લાંબુ ત્યાં નાઇજીરિયન નામ પણ બુકી કે બુકી બે યુ કે કહેવાય બુકી મને ત્યાં મળેલી જાણે એટલે એ લોકો લેડીઝના એ લીડર હતી ત્યારે ગ્રુપની અને બધા વેજીટેરિયન થઈ ગયેલા બાકી વેજીટેરિયન સુધી જમવું હોય જ નહીં જરાય વિચારે ના કરે કોઈ પણ હતા અને લેડીઝની લીડર અને ઇન્ડિયાનું કનેક્શન એનું ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સમાં આ વખતે હતી ત્યારે આવી હતી અને ઇન્વાઇટ થઈ હતી એટલે એટલે સાઉથમાં હતું કેમ તો કે નોર્થમાં સરનામું આમ લીધેલું એમ કરતાં કરતાં વડોદરામાં આવી પડી આવી પડી તો સવારે આઠ નવ દસ વાગ્યા હશે મને નથી નહીં આ એટલે જારી બંધ હતી એટલે આવ્યું એટલે જોયું ત્યાં ખખડાયું છે એટલે તરત જ અમે જ ગયા ઉગાડ્યું જોયું ઓળખી ગયો ઓ યુ હતું અંદર લઈ લીધી અને એમને આપણા જેવા શરીર ના કઈ લઈ લીધી અને અંદર સારી ખા સારી રીતે રહ્યા પછી તમને મળવા જાય છું ખાસ પછી એની ભાષામાં ઇંગ્લિશમાં કહ્યું મને અને મને ભારતીય જયરામે મોકલું કહ્યું છે કે દાદાને ખાસ છે કે નાઇજીરિયાથી ટ્રાય કરી બધું થયું પૂછા એ I want master samadhi master એવું એમ થયું જો દુઃખી છે એમ ત્યાંની છે આ થાય છે કે એમ હા ચલ લઈ જઈએ તમે જઈએ આપણે તમે તું અહીંયા ના જો દુઃખદ નાસ્તો કરી પછી નીકળી આપણે અને લઈને નીકળ્યા અને લગન ગાડી હતી કે બીબી લઈને કોઈની હતી લઈ નીકળ્યા પછી અમે તરસાલી રસ્તે થઈને ત્યાં હાઈવે પર જતા હતા તરસાલી ગામ આવ્યું એટલે મૂકી you understand we are passing through the place where દાદા દેટ માસ્ટર વોઝ બોર્ન એ અચાનક Can I see? Can વાય અમે ગયા તો જૂનું તરસાઈ ગયું નહોતું જોતું સીધી થઈ ગયું છે તો પેસ્તર નજીક તો હું તો અંદર આગળ નીકળી ગયો તો સીટી બધો ફર્યો મેં કહું આગળ આ બધું પાછો અહીં હતો ને બધા અમીરના ઘર ને બધા અહીં તો એ જતા પહેલું જ છે તમારે પેલું કરી જાઓ તમે બાજુ પણ પેલી કે જવા દો ના બહુ ટાઈમ થયો અમે સારું એવું કર્યા નહીં નહીં આજે તું તે કહ્યું છે આપણે જોઈ નથી જઈએ આપણે એમ કરતા કરતા લઈ ગયા એને આખું જોયું એટલી અને પ્રેમથી એને ભાવથી વિચારીએ ત્યાં સારું થોડો સમય કાઢ્યો પછી જગદીશભાઈના મોટા ભાઈ બાજુ હું ગયો હતો ને ત્યાં આગળ બેસીને ચા બા નાસ્તો નુકસાની કરી મૂકીને થોડો શિવજીનો આવો પ્રભાવ છે પ્રણવ કઈ નાઇજીરિયન ને કઈ એટલે ઇન્વાઇટ થઈ હતી અને આપણે પેલા ભટ્ટ કોણ ઇલાબેન ભટ્ટ જોડે પણ એને ચર્ચા તો એટલે આ તમે પૂછ્યું છે કે ઉપર કઈ કોઈ શંકર ભગવાન નથી એવું તમે વાંચ્યું આપણા જો તો ગણેશ અને કાર્તિકેય તેમના પુત્ર કેવી રીતે છે તો કે ગણેશ આપણા મહાત્માઓમાં દાદા ભગવાને જ જ્ઞાનની પ્રસ્થાપના કરી છે અને આપણને શુદ્ધાત્મામાં પ્રતિષ્ઠિત કર્યા છે શું કહ્યું હા શુદ્ધ ચેતનની પ્રતિષ્ઠા કરી છે આપણી અંદર અને મૂર્તિ હોય એમાં પ્રતિષ્ઠા થાય એટલે શરીરમાં મૂર્તિમાં પ્રતિષ્ઠા કરી શુદ્ધાત્મા સ્વરૂપ વધારે પ્રાપ્ત થયું સમજાયું ને એટલે પછી ધીમે ધીમે આપણને પહેલાં પુત્ર જન્મે ધીમે ધીમે શરૂઆત થાય એમ કરતા આપણા આપણાથી જ જન્મે અને એ કેવા તો કે આ શરીરના માતાની બુદ્ધિને જોડે એની સામે એને સરખાઈ સરખાઈ આવે એટલા માટે એ આવે પાછા એટલે સમ્યક બુદ્ધિનો અંશો એ આપણે ધીમે ધીમે ધીમે ધીમે બુદ્ધાનો અંશ થાય એ પ્રણવ મંત્ર તમારો સમજે પણ આ બચ્ચું છે એકદમ ખબર ના પડે ને આપણને તાજું જન્મેલું હોય શું ખબર પડે મોટું થાય તો રમાડવાનું ગમે છે શું કે છે મોટું થાય પછી આપણે રમકડાની માફક રમાડીએ પછી સમજક બુદ્ધિ તાલે એ ગણેશ છે શું કહ્યું ગણેશ છે સમ્યક બુદ્ધિના દેવતા છે આમ તો બુદ્ધિના દેવતા ગણાયા છે અને એમના માટે એમની પ્રસ્તાવ બધું વ્યવસ્થાપન થાય છે પૂજા થાય છે બધું સદવર્ગમાં મૂકે છે એવી બુદ્ધિ કે એમને એમનું અહિત ના કરે એ બુદ્ધિથી આપણને માર્ગદર્શન મળ્યા કરે એ પહેલા પેલા કાર્તિકેય છે આમ તો કાર્તિકેય એટલે આપણે કરવાના ટીવથી તો બધા આવેલા જ ને એટલે જ્ઞાન બને તો પણ એના પડઘા જલ્દી જતા નથી જાય છે જાય છે ખરા જાય છે તો ખરા કૃપા માસ્ટરની પણ આપણા માટે આપણે બચ્ચાઓ ખરા ને એટલે પછી આવું કહીએ બચ્ચાઓ તો બધા આપણે એ કાર્તિકે એટલે કે હવે એ એને અનુભૂત થઈ જાય હું આટલો બળવાન છું બધું છું છું સમજે છેવટે એમને ઇન્દ્રના સેનાપતિ જ રહેવું પડ્યું ઇન્દ્રદેવના રક્ષણ કરવા માટે બાકી એને ઇન્દ્ર શું સમજે મારે મારી આવું થાય એટલે આવું આ બધી બાળ વાર્તાઓ છે બધી આ આપણા મોટા થઈ ગયેલા બાળકોને જ્ઞાન મળે એટલા માટે અસલ બધા બ્રહ્મદેવ હોય બધી આ ગોઠવણી બ્રહ્મદેવ સમાજમાં બધા જોઈએ ને શિક્ષણ શિક્ષણ તો બધું જોઈએ જીવવા જીવવું કેમનું એનું છે આ તું બધું યોગ અધિષ્ઠાન પાઠ પઠન બધું કે છે અમુક રીતે કરજે આ કરવા પણ બધું કાર્તિક બીજું શું પણ હવે એ સમવા મળ્યું પછી નાના ભાઈ તે એમના વાલા હું પણ કહે છે છે આ છે હું ઝડપી આવો ફર્સ્ટ ક્લાસ અને અર્થફૂલ ધીમું ધીમું ધીમું ધીમું ચાલ ચાલ કરે પણ એમને આવી રીતે કર્યું બીજી વખત આવ્યા પણ એવા કે શિવજી પિતાજી શું કે માતાજી શું એમને એટલા બધા સિન્સિયર એક શબ્દ ઉઠાવી લેવાનો પરંતુ હંમેશા છોકરાઓ માતા બધા શબ્દો પહેલા ઉઠા પિતા કરતા એવું બધાનો અનુભવ વર્ષે પહેલા છે ને એ એસી ટકા આવે એટલે માનું સાંભળ્યું એટલે આવી વાત છે એટલે આર્ય નારી કહીએ ને આર્ય નારી કહી સાહેબ આર્ય આર્યનારી એટલે આ પુરુષોને જીવનનો ધર્મ શીખવાડનારી નારી શું કહ્યું આર્ય જીવન કેવું હોય છે તે શીખવાડે બચ્ચાને એવા સંસ્કાર આપે કે જેથી એ પોતે આર્ય પુરુષ બની શકે બાહ્ય પુરુષ સમજાયું એટલે ગણેશને કાર્તિકે એ વ્યવહારમાં લેવો છે પરંતુ એ સ્થાપના તરીકે આવી રીતે મુકાયા છે કાર્તિકે એ કેવા તો કે ભક્તિ પ્રધાન જીવન જાય આપણું અને એમાં આપણું બુદ્ધિથી આપણું કરવા પણ છે ને એ કરવા પણ એવું સુંદર હોય કે આપણે ડેડિકેટેડ રહીએ ભગવાનને કાર્તિકે તો બહુ ડેડિકેટેડ હતા શિવજી જબરજસ્ત પોતાને બળજબૂલ કરવા છે પછી છોડે પછી શિવજી તો બહુ નથી રહે ભાઈ આગળ અત્યારે અત્યારે તો બંધ થઈ છે તમે જોઈ લઈ અમેરિકામાં હવે તો બહાર પડી ગઈ છે બહાર પડી ગયું કે અમારા મંદર બાપા પેલા ચોકડી છે ને છે આવે છે ચોપડી આવે છે એને એટલે શિવજી તો કલ્યાણ શબ્દ છે શિવ એટલે કલ્યાણ કોટીજીનો સંકુલ શબ્દ ભક્તિ અને આવી રીતે શિવજીને ભક્તિ સ્વરૂપે મૂક્યા એ કલ્યાણ સ્વરૂપે મૂક્યા છે પણ એમની વિરુદ્રતામાં કલ્યાણ ભાવ રહેલો છે એમના રુદ્ર સ્વરૂપમાં પણ કલ્યાણ ભાવ રહેલો છે એ કોણ સમજી શકશે દાદા તો રૌદ્ર થઈ શકે નહીં રુદ્ર પણ જો એમને કોઈને સારું છે બધા એમનો ભાગ જોવામાં આવ્યો નથી શક્તિ નથી કે અહીંયા ઉભા રહી શકે કોઈ શું કહીએ તમને આ શરીરને બાંધવું આવ્યું દાદાને આટલા પણ કોઈને એ સ્વરૂપ નથી જોવું સમજો એટલે એમને આમ તેમ વિચારીને બહુ ગમે કુસ્તીના મેદાનની વાત જુદી છે આધ્યાત્મિક કુસ્તી બહુ જુદી છે તમને શંકરની ભક્તિ બહુ ગમતી લાગે છે શ્રાવણ મહિનો ચાલે છે બધા શંકરની ભક્તિ કરતા એમાંથી અમને વિચાર આવે વિચાર તમે ગણેશ ને કાર્તિકે ઉપમા આમ તો ઉપમાઓ છે પણ દેવ છે દેવ છે જેટલા શબ્દ ઉચ્ચારાય છે બધા જ બધા જ અહીંયા હાજર છે શબ્દ ઉચ્ચાર્યો એટલે આ દુનિયામાં એના એના પરમાણુ મોલિક્યુલ્સ પર પહોંચાય એટલા માટે મોડામાંથી એક શબ્દ નીકળે છે જેમના જેના મોડામાંથી નીકળે બહુ જવાબદાર હોય છે બહુ જગ્યા જવાબ જવાબદાર એટલે ભારે બહુ નહીં પણ જો જવાબદારી સમજી અને એમ પોતાના હિતમાંથી ઘણી એને પછી નીકળતો હોય કે કોઈનું અહિત નહીં કરે દેખાય કરો અહિત કરનારું પણ અહિત નહીં કરે અહિત ના કરે સાહેબ આવું સમજવા જેવું છે શબ્દ એટલે જેવું જેવું બધું બોલે છે ને આવા હોય તેમાં હોય આવા ભૂત પ્રેત આ બધું જ છે પરંતુ સમજીને આપણે શું કામ છે આપણને આપણે તો જેટલો સંબંધ જ્યાં દૂર ગૂંથાયેલા છે બધા એટલું કેટલા જ પૂરતું એ દેવદેવીઓમાં ગૂંથાયેલા હોય પણ આ કાળમાં એવા સ્ટ્રોંગ ગૂંથાયેલી દેવ ગૂંથણી નથી દેવદેવીઓ જોડે કે એમને ગમે તેટલું ઋણાત્માન હોય તો તમને આવીને મદદ કરવા ને એટલી નથી સાહેબ લોકો કહે છે ને પદ્માજી મહારાજ સાધના કરી કે આની અંબા માની કે આથી કે બરોબર છે ટુ એન એક્સટેન્ટ બરોબર છે પણ એઝ ઇટ ઇઝ એક્ઝેક્ટનેસ પણ નથી કારણ કે આ કાળમાં આ એટલી બધી સુગંધ વધી ગઈ છે કહીએ કોઈ દેવ દેવી આવે નહીં બહુ સુગંધ વધી ગઈ છે એ સુગંધી મારા દેવો સુગંધ હોય તો જાય બીજે કઈ જાય શું સુગંધ એટલે શું સુગંધ છે તો આપણે મનુષ્ય કોઈ સમજી ના શકે મનુષ્ય એટલે સમજી નહીં શકે એવું છે બધા બધાની બધી પ્રકારના નાના મોટા બધા એટલે આ એક રૂપક સ્વરૂપે બધા મુકાયા છે હિન્દુમાં પાત્રો એમાં શિવ એ રૂપક પાત્ર છે એક્ઝેક્ટ છે એવી રીતે નથી અને હોય તે મનુષ્યના ફોર્મમાં હોય છે મનુષ્ય દેહમાં મનુષ્ય દેહ વગેરે શિવ સ્વરૂપ હોઈ શકે નહીં અને જ્ઞાની પુરુષનું સ્વરૂપ એ શિવ સ્વરૂપ છે અને કયા જ્ઞાની પુરુષ કે પ્રત્યક્ષ પોતાને પોતાના સંપૂર્ણપણે મનથી વાણીતેર કાયાથી પ્રત્યક્ષ થઈ ગયા છે એવા જ્ઞાની પુરુષ શિવ કલ્યાણ સ્વરૂપ છે શિવ સ્વરૂપ બહુ મોટો સંદર્ભ બહુ મજાનું છે એટલે વિતરાગ પુરુષ અને શિવ પુરુષ જે પ્રત્યક્ષ પ્રગટ સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ શુદ્ધતાએ કરીને હોય એમાં નજીક હોય નજીક આ સંપૂર્ણ વિતરાગ ના થયા હોય અને પેલા સંપૂર્ણ વિતરાગ થઈ ગયા છે સંપૂર્ણ વિતરાગ થઈ ગયા પછી કોઈના કામનામાં ના લાગે એવા નથી પરંતુ એ કોઈના કામમાં આવ્યા નથી એટલે જેને કામ એમનાથી લેવું એનું કામ થઈ જાય એવું બધું પછી કામ લેનારા કળાઓ તેમની પાસે પણ રામદેવના કળદેવની પાત્ર બધી જાત જાતની એવું નહીં એવું છે હા અને દાદા કે છે છીએ છીએ ને કામ કાઢી લો એનો મતલબ છીએ છીએ અને કામ કાઢી લો અમને આ ચિંતા શરીરની એક એક ક્રિયાઓને તમે જોતા શીખતા જાઓ શરીરની એક એક ક્રિયાને તમે જો આપણે બધા ફરે ફરે બોલે વાતો કરે બધું છે ખાય પીવે બધું છે બધી રીતે રહ્યા નહીં એટલે આભાર એટલે તમારી ગણેશને કાર્તિકે સમજે આગળ જો બીજામાં તમે એવું પૂછ્યું છે કે શંકર ભગવાનનું સ્વરૂપ અને ગણેશજીનું સ્વરૂપ વિશે સમજાવશો તો શંકર ભગવાનનું સ્વરૂપ અને ગણેશજીનું સ્વરૂપ એ એ પણ પ્રગટ જ્ઞાની પુરુષને લાગુ પડે છે પ્રગટ જ્ઞાની પુરુષનું કરુણામય જે કૃપા દ્રષ્ટિ છે એ શંકર દ્રષ્ટિ છે એ આપણા બધા જ ત્રિવિધ આ કળિયુગના તાપોને મન માણીને કાયા એ કરી બધા તાપોને શમન કરે એવી શું કહ્યું એવું એ શંકર ભગવાનનું આખું સ્વભાવ સ્વરૂપ એ એક બાજુ અને બીજી બાજુ એ સંસારમાં આપણને જ્ઞાન મળ્યું આટલો બધા ઘણું આગળ ગયા છતાં એ આજ્ઞા ધર્મ એ નીકળ્યો એમ એ આખું શિવનું શિવ પુરાણ આપણી પાસે આવી ગયું શિવ પુરાણ તો બહુ મોટું છે તમને નહીં ખ્યાલ એનો છેડો જ નથી આજે જે રીતે હિન્દુ આપણે શાસ્ત્રોમાં ધર્મમાં છે એ તો ચાલ્યા જ કરે બધા વાસુદેવો આવે બધા આવે જ્યારે આવતા શિવ પછી પોતાનું લિંગ સ્થાપના કરી દીધે ચૌદ લિંગો રીતે સ્થાપે એવું છે એટલે એ કેવી રીતે આવે તો કે સમ્યક બુદ્ધિના દેવતા સ્વરૂપે એ ગણેશ જેવું સ્વરૂપ એટલે ગમે તો પઝલ હોય ને ઓન ધી સ્પોટ ઇન્સ્ટન્ટેનિયસ તમને તેનું સોલ્યુશન મળી શકે ના સમજાવ્યું તો ધીમે ધીમે એવી જ વાત તમને ભીમ જેટલી તમે સમજી શકો એટલી નીચે લાઈન એ સમજાય જાય તમને આવી વાત છે શબ્દથી સમજાવવાનું એને સમજાવવાનું નથી કહેતું કરવાનું જ્યારે જીવન અને શરીરનો જીવવાનો પ્રકાર જેવો થઈ જાય આપણા બધામાં એ પ્રોસેસ હોય છે દરેકને પ્રોસેસ હોય છે જેને જેટલી કક્ષાએ જ્યાં જગ્યા તે હોય પરંતુ પ્રમાણભૂત કોણ હોય તો કે આ સરસ બધી જ રીતે બધામાં સિદ્ધ થઈને નીકળ્યા હોય શું કયા તો મનથી વાણીથી કાયાથી પોતે જ પોતાના મનમાં છે કાયા કરી બીજાના નહીં બીજા બધા હોય બધું પણ એમાંથી બધું બહુ ખેંચી ખેંચી ખેંચી ખેંચી જોઈ લીધું હોય આવરનારી દાદા ભગવાનના બહુ સુંદર વચનો છે કે અમે આ પૂર્ણ પુરુષોત્તમને શોધતા હતા પચીસ ત્રીસ અવતારોથી ઘણા અવતારો શોધતા હતા તે આ અવતારમાં એ પૂર્ણ પુરુષોત્તમ અમે જોયો દર્શન કર્યા આવું એમનું વિધાન છે હવે આપણે આજ્ઞાધનથી આપણામાં આ પૌરુષી ઉત્તમતા શું કહ્યું પૌરુષી ઉત્તમતા આપણામાં એ જાય ગણેશજી સમ્યક દેવતા છે શિવજી પરમાત્મા પરમાત્મા સ્વરૂપ પિતૃ પ્રેમ શું કહ્યું અને માં પાર્વતી જેવું માતૃતા જેવું આખું માતૃત્વ વાત્સલ્ય એટલે વાત્સલ્ય મૂર્તિ અને પરમપિતાનો પ્રેમ આ બે સાથે એક જ એક શરીરમાં પડતા આવું બને છે સમજી ગયા એવું છે કે એનું સ્વરૂપ સિક્કાની બે બાજુ છે પરમ જવાનમાં એમને આ રીતે રાખવું પડે છે ગણેશથી સ્થાપના હંમેશા ઘરની અંદર હોય ઘણા લોકોએ આમ જોઈએ તો કોઈ છે આપણે ઘરના બારણા બહાર મૂકે છે એવું ન મુકાય હંમેશા ગણેશજી ઘરની અંદર જ હોય ગમે ત્યાં હોય સારું ગમે ત્યાં જ મુકાય હંમેશા ઘરની બહાર મૂકવું હોય કદાચ કોઈ આપણે હિન્દુ ધર્મ બધા માનતા હોય જાય તો મૂકવું હોય તો જે મારુતિ મૂકો તો મારુતિ મૂકી શકો છો આ તો બધી માન્યતાઓ છે એટલે ભક્તિ છે એ પ્રકારની પછી તમે ત્રીજું કઈ પૂછો છો શંકર ભગવાનની આરતી આપણે ગાઈએ તો કોની ભજના માટે છે શંકર ભગવાનની આરતી આપણે ગાઈએ તે આપણે આપણા મહિલા શિવ સ્વરૂપ શુદ્ધાત્મા સ્વરૂપની ભજના કરીએ આપણે આપણે કે જેથી આપણી પ્રકૃતિ એ આખી નારાયણની મહાલક્ષ્મી જેવી થઈ જાય કે જેમને લક્ષ્મીની વાંછના જ ના હોય માં લક્ષ્મીજી લક્ષ્મીની વાંચના વધી છે થોડી ઘણી નહીં સાહેબ <laughs> આરતી કરીએ છીએ એટલે આ શિવ સ્વરૂપ છે શુદ્ધાત્મા સ્વરૂપ છે કે દાદા ભગવાનનું સ્વરૂપ છે અને પ્રજ્ઞાની સ્થાપના તરીકે આપણી પાસે છે તો તે બંને બંને એટલે પ્રજ્ઞા પક્ષે ગણેશજી પક્ષે શિવજી પક્ષે શિવજી પક્ષે એવી રીતે આપણી ફાઇલ નંબર એક આરતી ઉતારે છે એટલે બહાર આપણે આરતી ઉતારીએ જોઈએ છીએ આપણો ઉપયોગની ગોઠવણી આપણે અંદર આવી હોય પણ આપણે બહાર બધું છોડે છે એ તો બધી છે ને આપણી ભક્તિનો સ્થાપનાઓ આવી રીતે હોય છે એટલે કે દાદા ભગવાન આ તમે જે પરમ શિવની રમણતામાં છો અને હું આપની રમણતામાં છું તો આ આરતી હું છું આ શિવ કે બોલતી વખતે એક લક્ષ્મ હોવું એટલે આપણને ઉપયોગ બધા ગોઠવેલો હોવો જોઈએ આપણા શુદ્ધાત્મામાં આ પ્રજ્ઞાની સીટ ઉપર ત્યાં શુદ્ધાત્મા પાછળ હોય પ્રજ્ઞાને તમારે લિંગ સ્વરૂપ ગણો ગણો અને મહાદેવજી પાછળ છે એટલે બે રીતે હોય છે જુઓ મહાદેવજીને આવે સમાધિ અમે બતાવ્યા છે થોડું કરીએ બતાવ્યા છે પરંતુ આપણે માણસ એકલો હોતો જ નથી કોઈ નથી સ્ત્રી એકલી હોતી નથી માણસ એકલો હોતો આ ત્રિકાળ નિયમ છે અને સમજાવી સહેલી નથી અને એ માણસ કે સ્ત્રી એ શું છે તો કે શિવજીનું કલ્યાણ સ્વરૂપનું પિતૃ સ્વરૂપ છે અને એમનું વાત્સલ્ય સ્વરૂપ માતૃ સ્વરૂપ છે તો એની હોવું તો જોઈએ લોકો માટે સમજવા માટે એને દુર્ગા માતા કહીએ પ્રકૃતિ પાર્વતીજી કહ્યું એટલે આપણા માટે આપણે આપણા શુદ્ધાત્માનું રિયલાઇઝેશન આપણે એસ્ટાબ્લિશ થઈ ગયા પછી આટલું જોઈએ છીએ બધું તેમાં આપણે ભજના કરીએ છીએ હવે તો આપણી ભજના મૂળ પુરુષને થઈ અને પ્રકૃતિ સ્વરૂપે બંધન થઈ કે આપણી પ્રકૃતિ એવી દિવ્ય થતી જતી જાય એ દિવ્યતા જેટલી જેટલી આપણા અંશો ભૂલા થાય એ બધા પાર્વતી જેવા થયા પાર્વતી જેવા એટલે પાર્વતીજીને પરમ પવિત્ર પ્રકૃતિ તરીકે ગણ્યું છે એ રીતે છે પરંતુ બાળ કથાઓમાં અને બાળ માટે સમજાવવા માટે કહું જ ઘટે બાળ કેવા એટલે કે ઉંમરમાં મોટા થઈ ગયા એ બધા છે શું બન્યું અને આજના બાળકો છે આ શું કરી રહ્યા છે મોટા ઉંમરના બધા કરે ને આ શું કરી રહ્યા છે એટલે એટલે પોતાને સમજે કા સમજતા નથી બોલતા હોઈએ પણ એવું છે આજના બાળકો એવા થઈ છે આજના બાળકો વિકાસવાળા છે બધા કારણ કે એમને આપણે જે ચીકણા પણ રહ્યું નથી રહ્યું ચીકાસ પકડ કે આમ કેમ કે આવું થવું છે ફળાવું છે આવું નથી રહ્યું અને એ લોકોને પકડમાં છૂટવા બહુ બધા છે જે છૂટી જાય ત્યારે બધા પડતા છૂટી જાય ઓછા છૂટે બધું થાય પણ કોણ કરી શકે એવું સમજો દાદાએ તો આજના બાળકો માટે હેલ્ધી માઇન્ડ વાળા કયા છે બહુ યથાર્થ છે એક્ઝેક્ટ સમય એ સમજવું જોઈએ આપણે એટલે આરતી આપણે આરતી જ્યારે લઈએ છીએ સમજો દાદાનો દીવો બોલીએ ત્યારે પણ બે દીવાઓ સુંદર છે દાદાની આરતી છે સિમુંદર સ્વામી પરમાત્માની આરતી આપણે આ ઉપયોગ ગોઠવીએ દાદા ભગવાન પોતે સિમુંદર સ્વામીની આરતી ઉતારે છે અને આપણે એમના માધ્યમથી આપણે ઉતારીએ છીએ આ બધો ઉપયોગની ગોઠવણી કરી શકો છો ના થઈ શકે જેનું થાય એવું એમ પતંગ ફિટ થાય તો આમ આમ આમ આમ કરીએ તો એકદમ ફિટ થઈ જાય પછી એનો ઉપયોગ એકદમ તો થાય ને કોઈ જેવું થાય તો ગો કરે go ahead that's it super એટલે તમારી જે પરમાત્મા સ્વરૂપ સ્વપરિણતિની રમણતા છે એવી જ તમારી આ પ્રકૃતિ કરીને પણ આ પ્રકૃતિ રમણતામાંથી નીકળીએ અને તમારી રમણતામાં અમે પ્રતિષ્ઠિત બળગોપા થઈ જઈએ એ હાર હતી એ ગૂંચવણી કરવી પડે શું તમારી રમણતા એ મારી રમણતા શું તો મારો રસ તે મારો રસ અને એ મારું ધન એટલે આપણી ધનતેરસ શું થઈ જાય શું કહ્યું એટલે પૈસા બીજું કર્યું તો પડે જ આવે પૈસા એક વાત લે હવે નમસ્કાર મજા કરો જય સચિદાન જય સચિદાન પ્રદીપ તું મને ભગવાને માર્ગે ચડાવી દે તું મને ભગવાન માર્ગે ચડાવી દે તું મને ભગવાન માર્ગે ચડાવી દે જ્યાં રહે છે તું મને એક નાલ આપી દે ના દિલ ને ખારજ પદ સુણાવી દે स्पन्दोन्द पुण्य पापो देह दुखो कर्मगर पुण्य पापो दे दुःखो आप दी जन સંભળાવવા માંગુ છું એ પદ એકચ્યુઅલી થયું નથી પણ આપણા કવિરા જે અત્યારે મ્યુઝિક બનાવ્યું છે બધાએ સાથે ગાવાનું છે એનું મ્યુઝિક પણ છે અને એનું પદનું લિરિક્સ પણ છે અને એના જે બધા વર્ડિંગ છે એકદમ બહુ એકદમ અલૌકિક છે જે મારા કલ્પના ની બહાર છે આપણે ઉપયોગ ગોઠવી દેવાનો ખબર છે વ્યક્તાત્મા પરમાત્મા અભેદ ગુરુ ગોવિંદ બોલો સાથે વ્યક્તાત્મા પરમાત્મા अलौकिक मुखारविन्द पूर्ण प्रफुल्ल अरविन्द प्रत्यक्ष साक्षात्कार गुरु ईश्वर एक साथ प्रत्यक्ष साक्षात्कार गुरु ईश्वर एक साथ निर्भेदी आमूर्तमूर्त पूर्ण साक्षात humor सन्मुख सदगुरु वही परमेश्वर अचिरज लक्ष युगी प्रगटेश्वर अचिरज लक्ष युगी प्रगटेश्वर महेश्वर मूर्त गुरु ब्रह्मा महेश्वर वाचक शुद्ध तारे वाचक शुद्ध बीना ज्ञान पुनम नीच गुरु पूर्णिमा चित्त ब्रह्मांड में अबिर स्वरूपा चित्त सुर भीत आत्म रूप अरूपा सुर भीत आत्म रूप अरूपा पल दीन जंखु સહેજે આત્મ સ્વરૂપ કર પૂનમ સહેજે આત્મ સ્વરૂપ કર પૂનમ અર્ચન ભાવ કલશ પૂજન પદ અર્ચન ભાવ કલશ પૂજન પદ આપ હી મોક્ષ સ્વરૂપા સ્વરૂપ આપણે નામ નથી લખ્યું પરંતુ પૂછ્યો છે બુકમાંથી અને આ મનેશભાઈ નો છે તમે બુકમાંથી પૂછ્યો છે તમારું પૂછવું છે બુકનો જે બુક છે ત્યાં બરાબર ક્યાંથી લીધું કઈ બુકમાં એટલે એરો મારેલો છે એરો મારો કીધું છે નંબર નંબર સારું લઈએ છીએ તો પરંતુ એમને અંગે છે એમને લેશિયા સંબંધી પૂછ્યું છે સમજવું છે મેં લેશિયા સંબંધી લેશિયા સંબંધી લેશિયા તમે સચ ક્યાંથી શબ્દ કાઢ્યો કોઈ પણ જીવને એટલે કે મનુષ્યને લાગુ પડે છે અને મનુષ્ય સિવાયના જીવોને પણ લેશિયાઓ હોય છે પરંતુ એ તમને નહીં સમજાય બહુ ઝીણી વાતો છે પરંતુ આપણે આપણે મનુષ્ય દેહ સંબંધી જેને સમજી લઈએ લેશા એટલે પરિણતિ કોઈ પણ સમયે કોઈ પણ સ્તરે કોઈ પણ ટાઈમે ગમે તે પરિસ્થિતિ ક્ષણે ક્ષણે મનુષ્ય કોઈને કોઈ લેશિયામાં જીવતો જ હોય છે એ જીવવાના પ્રકારને પરિણતિ કહ્યું પરિણતિ એટલે એક ફ્લો છે એક જાતનો હોય જ છ પ્રકારની પરિણતિ છે છ બધા જ અવિદ્યા જીવો આમ તો આખું બ્રહ્માંડના બધા જીવો આવી ગયા પણ મનુષ્યો ખાસ કરીને મનુષ્યો ખાસ કરીને અને બીજે બધે હોય અમુક એ પ્રકારો જુદા હોય છે અને મુખ્ય પ્રકારોનું કામ આ મનુષ્યોમાં છે એનું છે એમાંથી બધું સમજાય એટલે લેશ્યા એટલે પરિણતિ બરોબર અને પછી તમે પૂછો કે કેટલા પ્રકારની લેશિયાઓ છે છ પ્રકારની છે અને છ પ્રકારની લેશિયાઓ એ આપણું બ્લડ છે ને બ્લડ એ બ્લડના કલરેશનમાં એના મોલિક્યુલર સ્ટ્રક્ચરમાં એ પરિણતી સ્વરૂપે એ મોલિક્યુલર મોલિક્યુલર સ્ટ્રક્ચરમાં ફેરફારો થયા જ કરે છે આજના મેડિકલ સાયન્સમાં આ સમજાય નહીં પરંતુ આજે સ્પિરિચ્યુઅલ સાઈડ પર મેડિકલ સાયન્સ ગયું છે આજે મોટા મોટા સર્જનો સાથે પણ કયું છે પાટલી બધું ફૂલ તો ના જાય દરેકના માન્યતાઓ પ્રમાણે એમાં પણ કઈ કૌશલ્ય લોકોને પકડાયું છે એટલે બ્લડના કોન્સ્ટિટ્યુશનમાં મોલિક્યુલર સ્ટ્રક્ચરોમાં ફેરફાર થાય છે પરિણતિને આધારે થાય છે સતત બન્યા જ કરે છે આખા જીવનમાં પ્રોસેસ છે આખો એ છ પ્રકારની રીતે થાય છે એટલે અને આ જ કારણે આખું વિશ્વ જે કાળચક્રમાં છે અને કાળચક્ર ઉતરતો અડધો ભાગ અને ચડતો અડધો ભાગ એટલે સરકતો અડધો ભાગ અને ઉપર જતો અડધો ભાગ આવી રીતે હોય ડિસેન્ડિંગ અને એસેન્ડિંગ આખું કાળચક્ર એવું હોય છે આપણે સમજાયું અને અથવા આ કાળચક્ર જે અરવો અને બિંબોમાં વેચાયેલું છે તેમાં આ જગતની સ્થિતિ છે આપણે વર્ણની મનુષ્ય રૂપમાં મૃત્યુ રૂપમાં કહે છે એ પણ છ પ્રકારે કન્ટિન્યુઅસલી ઉતરતા કાળમાં નીચે સરકતા કાળમાં એ છ પ્રકારે જે ઉતરતા કાળમાં હાનિ થઈ રહી છે તે સતત હાનિ ના થાય એના છ નિયમો છે એના પ્રકારો બધી બહુ આ શાસ્ત્ર ઝીણી વાતો સંજ્ઞાપૂર્વક મૂકાઈ છે પરંતુ આપણે સાદી ભાષામાં સમજવા જઈએ કે છ પ્રકારના પરમિટેશન કોમ્બિનેશન હોય છે એ પ્રમાણે એ થયા હાનિ થાય એટલે વૃદ્ધિ થઈ અમુક પ્રકારના વૃદ્ધિ અમુક પ્રકાર પછી બધી હાનિ વૃદ્ધિથી હાનિ વૃદ્ધિ હાનિ એવું ચાલ્યા જ કરે છે આખો પ્રવાહ એવી રીતે સતયુગ વાપર્યું કર્યું આવી રીતે વધે છે જૈનો મહિને છ જ આ રાખાયા બધા છ આના સત્યુગ્રહ કીર્તા બહુ મોટા આનાઓ છે પછી આ વાપર વિભાગ પાછો અને આ કલયુગના એટલે પહેલામાં પણ એ બે આરામાં વેચાઈ જાય છે અને કલયુગ બે આરામાં અને બાકીના મોટા આરાઓ ત્રેતા અને દ્વાપર કામ કરી રહ્યા છે ત્રેતા અને દ્વાપર સમજાયું અને એવી રીતે આવે છે ઉત્કૃષ્ટ એટલે અહીંયા હવે પોઝિટિવ પરિણામો વધતા જતા જાય અહીંયા જે પોઝિટિવ પરિણામ ઓછા થતા જતા જાય અને નેગેટિવ પરિણામ આવતા જતા જાય આપ ચાલ્યા જ કરે છે ક્રમ અને એ બધા લોહીના પ્રકારો ફરક પડે પણ આપણે અત્યારે સમજવા માટે છ પ્રકાર છે પછી કહીએ આપણે જ્ઞાનીઓને કેવી લશિયા હોય તો તો બહુ મોટો પ્રશ્ન પડે પડ્યો જ્ઞાનીઓને બે પ્રકારની લશિયા હોય છે જે કૃપાએ કરીને પ્રાપ્ત છે એટલા બધા એમને મુખ્યપણે પદ્મ પદ્મદશા હોય છે અને ઉપયોગ શુદ્ધ ઉપયોગ પૂર્વક જ્યાં જેટલું જમવું એવું એવું એ રશિયા હોય છે અને આપણે ઘરમાં જે વ્યવહારો સાથે બધા છીએ ને એમને પિત્ત દશિયાથી આપણે વ્યવહારમાં રહીએ છીએ સગા સંબંધીઓ સાથેની એ બધો પિત્તરિશિયાનો ભાગ છે આપતો એ મોટાભાગનો એ છે કારણ અને વ્યવહારથી મુક્ત થાય તમારા સ્વામીજી છે દીપકાનો સ્વામી પાછળ એવા બધાના છે અને એમને જેટલું સિન્સિયરલી ઓનેસ્ટલી દાદા ભગવાન મળ્યા છે દાદા ભગવાન તેમને જે મળ્યું છે રહી શકતા આવી રીતે સંબંધોથી મુક્ત એમને આ પદ્મ અને આપણને પિત્ત અને પદ્મ બે મુખ્ય પડે શુક્લ આપણો ઉપયોગ જેટલો શુદ્ધતા એમ ગોઠવાતી જાય તો શુક્લ પાછું આપણો પરિણામો થયા જ કરે તો થાય છે એટલે તળ દિશામાં આપણું અને જ્ઞાનીઓને મુખ્યપણે શુક્લ દિશા ના કહેવાય જ્ઞાનીને એટલા માટે એમને એક અને અનન્ય કયા અને એ સિવાય એમના એમના આ કૃપા પાત્ર બધા હોય એ બધા જ્ઞાનીઓ જરૂર કહેવાય પણ એ પોત પોતાના માટે જ્ઞાનીઓ કહેવાય પોતપોતા માટે બરોબર છે એ કોઈ પાસે સર્ટિફિકેટ લેવા જાય તો એકદમ જલ્દી મળે નહીં કારણ કે જ્ઞાનીઓ અને જ્ઞાનીઓ પોતે જ પોતાનું સર્ટિફિકેટ લીધું હોય તે લોકો પાસેથી ખબર નથી લોકોને કેવી રીતે લઈ લીધું પણ છાનું માનું કરાવી લીધું હોય એમને અને કળિયુગમાં દાદાએ કહ્યું અને અક્રમ વિજ્ઞાનમાં બહુ સુંદર આવ્યું તો તો થઈ ગયો જે રીતે શાહ સાહેબે ગમતદારી શોધી કાઢી મૂક્યું તે કે અમને આ કળિયુગના ભંગાણમાંથી તમને આટલું મોટું અક્રમ જ્ઞાન કેથી તમને જડ્યું એ વસ્તુ છે બહુ શબ્દ બહુ સરસ છે તમારે બધા કહેવાનું જાણ એ તો બહુ જોવા નહીં આવ્યા હોય પણ જે અક્રમ વિજ્ઞાન વાંચતા છે એને હશે અમારા સાહેબને ખબર છે દીપકભાઈ ખબર છે તમને બંગાળમાંથી અક્રમ વિજ્ઞાન બંગાળમાંથી અખંડ વિજ્ઞાન આ એમનું નીકળ્યું તે આપડે તો બંગાળ માર્ગ કહેવાય ભાવચંદ્ર મહારાજે આપને આ પ્રશ્ન કર્યો હતો કે બંગાળમાંથી કેવી રીતે દાદા ભગવાન અક્રમ વિજ્ઞાન શોધ્યું ના એ દાદા ભગવાન દાદા ભગવાન શબ્દો એમના જ આવે છે એ એ છે મુખ્ય એમનું છે એટલે આવી રીતે નીકળ્યું એટલે દાદા કે છે કે આજના કાળમાં જેમને નતું પોસાતું મને પોસાતું અને મનનું નતું પોસાતું જગતને પોસાય છે એ લોકો લઈ ગયા જેમને નતું પોસાતું મારી પાસે આવ્યું એટલે એમાંથી અક્ર વિજ્ઞાન નીકળ્યું એટલે બંગાળમાંથી બંગાળના માર્ગમાંથી એટલે અક્ર વિજ્ઞાન આપણે પોતાને રમતચંદ્ર માન્યા સમજીએ મજા નથી એમાં આમ તેમ અભ્યા કરું શિક્ષા ચાલો બહુ મુશ્કેલ છતાં જ્ઞાનીને એટલે કે વિજ્ઞાનીને જેમના વિજ્ઞાનનો પ્રકાશ ઊભો થયો છે એમને શુક્લ વ્યક્તિયા મુખ્યત્વે જ હંમેશા શુક્લ અને વ્યવહારમાં આપણે બધા સાથે આવે ને ત્યારે તે વખતે એમને પદ્મલેશિયાથી વ્યવહારમાં પદ્મલેશિયાથી અને પદ્મલેશિયાથી આપણા પિત્તલેશિયા કરીને આપણે બધા સવાલો પૂછતા હોય આપણી મૂંઝવણો સમજવા માંગતા હોય એ બધું મત કે જેથી આપણને આ અજ્ઞાન સારી રીતે સમજાઈ શકાય સમજી શકીએ અને એ આપણને જ આપણને આપણા હિતમાં આપણને બહુ ઉપયોગ થઈ પડતો હોય એમાં એવી રીતે છે એટલે ધર્મ અને શુક્લ આપણા બધા મહાત્માઓને હોય છે પણ મુખ્ય ચિત્તમાં ધર્મ મુખ્યપણે ધર્મ એટલે આજ્ઞા ધર્મ એ ધર્મ છે આજ્ઞા એ ધર્મ આ રીતે કહ્યું આજ્ઞા એ ધર્મ આ રીતે કે વ્યવહાર અને નિશ્ચય બે નોખા પડ્યા જ છે તો વ્યવહાર નામે કરીને વ્યવહારથી હું છું એ બધા મારા નામે કરીને વ્યવહારના વ્યવહારમાં બધામાં હું વ્યવહારથી જ છું એ જ થવું સહેલો નથી કારણ કે એમાં પાછો પણ આવી જાય છે પછી જ છું ખરો પણ એટલે છેલ્લે પણ આવે છે પાછું કોઈ ને કોઈ પ્રકારે કોઈ ને કોઈ પ્રણ આવી જાય પણ પણ આમ બોલે પણ આગળ બોલાતું નથી આ આમ છે પણ નીકળતું જાય ત્યારે પેલો જવાબ પાકો થતો તો તો હું શુદ્ધાત્મા છું એ તમારું બરોબર સ્ટેબલ થતું જતું જાય સિદ્ધ થતું જતું જાય તમને શુદ્ધાત્મા સમજાય છે કે નહીં હે શું અઘરું છે એટલે કોને કોને કોને અઘરું લાગ્યું કોને અઘરું લાગ્યું રશ્મિ તને ડિફિકલ્ટ લાગે છે I am I am my relative point એમ રશ્મિ એમાં ડિફિકલ્ટ લાગે છે એવી રીતે હા કહેશે ના પાડે કોઈને પણ પૂછો અને માય રિયલ વ્યૂ પોઈન્ટ એમ કે ઓસ્ટ્રેલિયામાં ડિફિકલ્ટ લાગે હા એટલે આ છે જો આપણાથી શબ્દથી ગમે તેટલું કરવા જ મુશ્કેલી છે બહુ કૃપા કામ કરે છે એટલે આપણે એટલું સમજી લઈએ કે અકર્તા પુરુષની આ દુઃખરૂપા સિદ્ધિ બળ કામ કરે છે જબરદસ્ત સિદ્ધિ સિદ્ધિ એ વપરાય નહીં જ્ઞાની પુરુષ વાપરે જ નહીં કોઈ દિવસ કોઈ દિવસ ના વાપરે પણ એ પોતામાં સિદ્ધ થઈ ગયું છે એ સિદ્ધ સ્વરૂપ પોતાનું બધા કામમાં ઉપયોગમાં આવે એટલે આપણે વ્યવહારથી લાગે કે વપરાયું છે હકીકતમાં વપરાતું નથી જાતના કર્મ પહેલા સારા કર્મ મારી ભગવાન પછીના થોડા બધા સમય ઉમર ત્યાર પછી પણ અમુક પ્રમુખ આચાર્યો થયા છે બધા બધા બધા એટલે મૂળ વચન કયાની એવી એમની ગજબની મોરાટી નેતૃત્વ હતું એ કારણ સિદ્ધિ બધા થયા છે પણ આ કર્મ જરા મૂળ તકલીફ છે અમે અઠ્યાસી માં અમારા કર્યા અમારા ડૉક્ટર સાહેબ એના પપ્પાને ગયા એટી એટ એ બધું બોલે અને અત્યારે ખ્યાલ ના પડે અને મારે મારા માટે યાદ રાખવું હોય નહીં પણ જે અવસ્થાઓ પસાર થઈ અવસ્થાઓ એટલે જયારે હોય ત્યારે તો આયા લઈને ઉપયોગ થયો એટલે અવસ્થા હાજર થઈ જાય મારી પાસે થાય જ સમજાયું બહુ સમજાય પણ ક્યારે અવસ્થા માત્ર કુદરતી રચના છે એ સમજણમાં પાકું ફિટ થઈ જાય તો તે વખતે પ્રોસેસમાં બધું પણ એ હોય પણ કૃપા ભગવાનની પછી મને એક પરમાણુ આમ કે તામ ના કરી શકો તમે શું કહ્યું એક પરમાણુ ના કરી શકો એટલે નાની રેશિયાઓ હોય રેશિયાઓ તો છે સુધી રહેવાની શુક્લ રેશિયા છે લીધા છે એવા જ્ઞાન થયા પછી જે ખલાસ થયા છે કેવું જ્ઞાન થશે એ ભગવાનને છેલ્લું ભૂલ પોતાની દેખાય છે દેખાય છે અને કેટલી સૂક્ષ્મ સૂક્ષ્મતમ સૂક્ષ્મતમ જોવે છેલ્લામાં છેલ્લો લેર નહીં એ છેલ્લી ભૂલ પોતાનું ભગવાનને દેખાવી અને કેવળ ખુલ્લું થવું એ સ્પોન્ટેનિયસ છે બે વસ્તુ પછી એ પૂર્ણ થઈ જાય છે કેવળ પછી કેવળમાં પરિણમી જાય છે એટલે આના પરથી સમજવાનું નિશાળું એટલે મહાત્માઓને આ ત્રણ મુખ્ય વિષયો હતા સંસારમાં ત્યાગ લાગ્યો સાધુ સંતો વર્ગો બધાઓને નીચે વિષયોનો સમાવેશ પામે કઈ કઈ કૃષ્ણ નીલ અને કપૂત કૃષ્ણ નીલ અને કપૂત કૃષ્ણ નીલ અને કપૂત કૃષ્ણ ભારતમાં બધા સુધી ના હોય પોતા ભારત સિવાયના અન્ય બધા દેશોમાં હોય કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ એટલે તામસી વધારે હોય તામસી પ્રભાવ કૃષ્ણ કૃષ્ણને કાળા રંગને કૃષ્ણ કહેવાય કૃષ્ણ કે પ્રમુખતા છે નીલ નીલ એટલે મિક્સચર હોય કામ નેગેટિવ પોઝિટિવિટી નીલ નીલ એ આકાશી રંગ હોય છે ને એ પ્રકારનો અમુક હોય છે એ કલરેશન પ્રતિ આ બ્લડના ગુણો છે બધા એટલે તમને કે તમે મોડું કાળું કેમ પડી ગયું આવું નથી કરવું બ્લડ કાળું નથી હોતું પણ પરિણતિ છે એક જાતની રિડસ ડાયજેસ્ટનું આજથી લગભગ ચાલીસ વર્ષનું એક વાંચેલું અદભુત લેખક ફ્રાન્સનું અને એક સ્ટેજ એક્ટ્રેસ હતી બહુ ફેમસ હતી એ જમાનાની અને સ્ટેજ એક્ટ્રેસ સ્ટેજ પર આવે ને ત્યારે એવા એવા સીન ભજવે એટલા એના ટાઈમમાં જ એને કનેક્શન ફેરવતા ઇન્દ્ર ફેરવતા અને ઇઝ ઇફેક્ટ આવી શિવોદય એટલી અદભુત એક્ટ્રેસ હતી આ બધા કલર્સમાં ફેરવે છે અને આખું બહુ ઝીણવટથી જોવે ત્યારે સમજ પડે અને સામાન્ય મને ખ્યાલ આવી જાય સમજાય છે હા દાદા ભગવાનનો સત્સંગ સાંભળ્યો તો એમાં હું તમે હા એમાં એમણે કૃષ્ણ લેસ છે માટે એમ કીધું કોઈને તમે પકડો કે આ તમે આમ કેમ કર્યું તેનું મોઢું કેવું થઈ જાય એ એક તરત જ પડે આમ ઝીણી પડી નથી વસ્તુ બહુ ઝીણી વસ્તુ છે પણ ખબર પડે માણસ માણસને માણસ છે માણસ એ કૃષ્ણ ને લીલ અને કપોત કપૂત એટલે બધું મિક્સર મિક્સર મિક્સર મિક્સર લીલ એટલે મોટે ભાગે સંસારી વાત હોય અને પીલામાં તામસી હોય આ સંસારી રાજસી હોય નિર્મળ પ્રવૃત્તિ વધારે અને કપૂરમાં થોડું મિક્સર વાળું મિક્સર વાળું એ રીતે એટલે નીર અને કપૂત ભારતમાં રહેવાની પેલી ઓછી હોય જરાક હોય છે પણ એ આગળના કાળમાં હતું જ્યારે બહુ હતું ત્યારે એવું પુરુષો થતા જ્યારે નારાયણ સ્વરૂપે થાય ત્યારે પહેલાં એવા પાર એવા થાય તાપસી પછી નારાયણ સ્વરૂપ આવે નારાયણ સ્વરૂપ આ રાજસી પ્રકૃતિઓના રક્ષણો માટે આવે અને એ બહુ પાવરફુલ આવે સામગ્રી આપણે બધા એમના બહુ આપણે આજની ભાષામાં નહીં સમજણ પડે આ માણસનું શરીર સમજાયું હોય નથી એ શરીરો જુદા પ્રકારના કૃષ્ણ ભગવાન આજે હજાર એક વર્ષ પર થઈ ગયા પણ શરીર સમજણ ના પડે આમ તો નાના હતા પણ જરાસંઘ કેટલો પાવરફુલ એ કહે છે આસુ મારી જોડે ખેડા જોડે આવી ગયા આપણે આ શું કરવું બસ ભાઈ લડીએ જે જીતે નાખી કૃષ્ણ ભગવાન કળાવાળા હતા એ બળ આગળ કરતી કામ લેવું ગયા એ તો બરોબર છે પણ તમે તમને શરમ શોભે એવો આમાં વળી હરખા હોવા જોઈએ સાહેબ હું ક્યાં તમારી આગળ કશું એટલે ભીમ તો તમે જાણો છો હવે સામે એમને તમને સારું લાગે એમને છોડી દીધો ખરેખર કૃપા જરા સંગ કહેવાય જરા નામની રાક્ષસીનો કૃપા કૃપાનું હતું એને રાજાને ફરીથી બચ્યું અને આ પીલું ફળ પણ એમને બે રાણી ઊંધું થઈ ગયું એટલે આવું થયું ગમે તેટલું ફિલ્મ કરે પાછું પછી શું તે એ પાછું હંમેશા નોર્યો નોર્યન તરફ ધ્યાન હોય ને તો ભીમ પછી આમ નડતા પછી લાગે આવું આટલું બધું બળ નથી આવતું મહાત જરાય બચક નથી આવતો તે ધીમે ધીમે પાછું કૃષ્ણ ભગવાન દોરીઓ દોરવેલા ગમે જોઈ લેશે કઈ કઈ સમજ આવે છે કસ્ટમ કોને ટ્રાયલ કરી તમારે પછી બહુ એ થાય ને હવે નરમ પડી જાય પેલાનું વધારે જોર ધીમે એમ એમ ધીમે ધીમે પાંદડું લે એકદમ અને ફાડી ઉભા જાય એટલે ફાડિયા કરે એવું બળ એનું કરે મારા જોડી કારણ કે જરાસંત જરાનંદી રાક્ષસી એને વરદાન હતું એટલે એનાથી એ બે જુદા જ હતા જન્મ્યા ત્યારે અવળદ્યું થઈ ગયું તેમાં આવું થઈ ગયું સમજ્યું એવું પ્રકાર ઘણી વખત ડિફોર્મ આપણે જન્મ નથી થતા એવા એવું થાય છે એટલે રાજા કહે છે આ જંગલમાં મૂક્યા આવો ત્યાં જોયું તો પેલી રાક્ષસની પ્રેરણા બે આવી તો થઈ ગયું સમજે આપણને લાગે કે આ બધી કથાઓ છે mythological the fact is possible આજના મેડિકલ સાયન્સમાં બધું નથી કરતા જ્યાં સુધી એનામાં નિશ્ચેતન ચેતનતા છે ને ત્યાં સુધી જોડે તો પાછું જોડી જાય છે બધું બધું બધું કરતા કરે આંગળી કપેલી હોય જો હાથમાં લઈને જાય કલાક એકમાં <laughs> પણ બિચારી ઘરવાળી પૂછ્યું શું બધું ગજું થોડો થોડો દિશા તો બહુ ઝીણી વસ્તુ છે એ પરિણતિ શક્તિ માણસની પરિણતિ અને એમાં કૃષ્ણ સાહેબે પૂછ્યો છે આપતાસ્ત્ર દાદાના આપતાસ્ત્રમાંથી લઈએ એમાં એનો પ્રકાર જ આવશે આમાં દાદાના આપતસૂત્રમાંથી બે હજાર છસો ચુવાળીસ two thousand six hundred forty four સૂત્ર છે અહંકાર હોય ત્યાં ધ્યાન ના હોય બોલો અને અહંકાર નો સ્વભાવ એવો છે કે તે ઘડીએ ધ્યાન હોય નહીં તે ઘડીએ ધ્યાન હોય નહીં એટલે એટલે ધ્યાન ઉત્પન્ન થાય છે પરિણામ છે ધ્યાન ઉત્પન્ન થાય છે પરિણામ છે ક્રિયા નથી ક્રિયા નથી અહંકાર કોઈ પણ ક્રિયા કરે અહંકાર કોઈ પણ ક્રિયા કરે તેમાંથી જે પરિણામ ઉત્પન્ન થાય તેમાંથી જે પરિણામ ઉત્પન્ન થાય એ ધ્યાન છે એ ધ્યાન છે ધ્યાન છે ધ્યાન ધ્યાન પરિણામ એને પરિણતિ કરી એટલે ધ્યાન એ ક્રિયાથી નથી પરંતુ છતાંય આખા જગતમાં જે મેડિટેશન યોગ અને એકાગ્રતા બધા યોગ છે માણસને મનની શાંતિ માટે એ દેહ યોગે કરી લે છે અને ધ્યાન તો મનોયોગીઓ માટે છે મનોયોગીઓ માટે સમજાયું એટલે કે જેમનું મન સાથે જીવ્યા કરે છે બધા મનોયોગીઓ પણ મનોયોગ તો દેહતી છે ને પાછો મોટા મોટા ઋષિઓ ઋષિઓએ કરેલો છે બહુ વૃદ્ધિએ બહુ પ્રાપ્ત સાહેબ પાતંજલ સાહેબે ચિત્ત ઉપર કર્યું પાતંજલ આચાર્ય મહર્ષિ ચિત્ત ઉપર કર્યું એમાં પણ ઘણી વૃદ્ધિઓને બધું ખુલ્લું થાય છે એમાં તો પતંજલનો આખો યોગ છે પાતંજલ યોગ યોગ સૂત્ર એમાં એ હોય તો માણસ બોલવાની વિદ્યા છે માત્ર ચિત્તની એવી શક્તિઓ છે બધી કારણ કે ચિત્ત તો બધે બધે હોઈ છે આ બધી આપણને શું વાતો કામમાં રાખશે આપણે મહાત્મા એટલે મોટા નહીં મહાત્મા એટલે મોટા નહીં મહાત્મા એટલે આપણે મોટાના નાના જેને મોટા થવાની ઈચ્છા થવા દેવાનું અને એવું આપણને સ્કોપ ક્યારે મળે મળે તો આપણે બહુ ભાગશાળી કહેવીએ ને મહાત્મા શબ્દ દશાને કોઈ ખરું વ્યવહારમાં કહેવાય તો દશા છે દશા સચ્ચિદાનંદ સાહેબ શું છે બોલા ચલા વાતો કરો તમે તમારે તમે કોઈ બોલતું જ નથી તરુબેન કઈ ગઈ માસી છે કૃષ્ણ ભગવાન વાત માસી છે કૃષ્ણ ભગવાન વાત કાઢો તરુબેન નથી અહીંયા છે હું તરુબેન પેલા તરુબેન બે તરુબેન બે તરુબેન માસી ના તરુબેન ભરતભાઈ ના તરુબેન તમે સારું કર્યું કાઢ્યું હું પૂછવા જતો હતો ના બોલો ઓગણીસો ને બાણું માં કવિરાજ જયારે અહીંયા આવે ને તે વખતે હું જોડાયો તે વખતે હું અને નલિનભાઈ અમે લોકો એક જ કંપનીમાં હતા અને સવારે અમારી નાસ્તા ક્લબ ચાલે સવારે દસ <laughs> વાગે એટલે ફાફડા અને ચિપ્સ ને બધું અમે લાવીએ અને બીજો મરચા મને ખાતા શીખવાડે પહેલા મરચા મરચા મને નરેન્દ્રભાઈ ખાતા શીખવાડે પછીથી નરેન્દ્રભાઈ ત્યાં રહે આપણા ક્વિન્સમાં તો વિરાજ જે વખતે આવ્યા ત્યારે અમે લોકો ત્યાં એક સાઉથ ઇન્ડિયનનો સ્ટુડિયો હતો એ ક્વિન્સમાં તે વખતે એમના જે જૂના બધા જે સ્વવાદીના જે પદો છે એ બધા ત્યાં રેકોર્ડ થતા હતા હા એ વખતે હું ત્યાં હતો હા એ વખતે હતો અને એ વખતે અમે એટલી બધી ભીડો વેસીને બધું કરતા હતા હું નવીનભાઈ નવીનભાઈ છૂટે જોબ પરથી પછી પેલા સિતારવાળાને કઈ જર્સી સિટીથી પિકઅપ કરે હું મંજીરાવાળાને કંઈક ક્વીન્સમાંથી પિકઅપ કરું પછી એક સરદારજી હતા એ તબલા વગાડે એ સરદારજીની પણ એક વાર્તા તમને કહ્યું ત્યારે કેવી હતી એક વાર કવિરાજને ગળામાં તકલીફ હતી એ નલીનભાઈ ચાઇનીઝ ગોળી લઈ આવે એ ગોળીથી કવિરાજી કીધું ગાળું ગળું સરસ થઈ જશે એટલે વાળો સરદારજી હતો ને આપણે ના જોક સાંભળીએ ને પણ સરદારજી નો જોક્સ એવો થયો સરદારજીને બી ગોળી જોઈતી હતી કે ગોળી આપો મારા તબલા સરસ પછીથી બધા બધા રેકોર્ડ થયા ને બધું સારું થયું ને યોગાનું જોગ એવું થયું હતું કે એ વખતે ઇન્ડિયાથી બધા ગરબા માટે બધા મુંબઈથી બધા મ્યુઝિશિયનો આવે નદી સોળા તમે નામ સાંભળ્યું ગરબા બધા કરાવે એની સાથે મ્યુઝિશિયનો એમાં એક દીપક કરીને કીબોર્ડ વાળો હતો એટલે તેમ વચ્ચે ઇન્ટરનલ પીસ બધા વગાડવાના એ કોઈ વગાડનાર નથી એટલે કવિરાજ તો હાર્મોનિયમ વગાડ પણ ઇન્ટરનલ પીસ વગાડવા માટે જોયું ને પછી એ દીપકે આપણને સારી મદદ કરી અને એની જોડે એક વૈભવ કરીને આવતો હતો છોકરો બહુ નાનો હતો એ વખતે અને એ બધા તબલાનું પૂરું પાડતો આપણી જે સીડી તોતેર થી માંડીને એટી એટ સુધીના જે બધા પદો છે એ બધા એને જ કર્યા એટલે આપણે ત્યાં મુંબઈમાં ત્યાં કવિરાજમાં જવાય એવું નતું એટલે પછી ત્યાં કોનું હતું પેલું ઘર અને ત્યાં આપણે જે કવિરાજનું વોકલ લેતા હતા થતું એ રીતે મને પ્રોત્સાહન થયું અને પછીથી તો શરૂઆતમાં ગમે નહીં આમ પછી ઓચિંતું જ અંદરથી પ્રેરણા થઈ પછી નરેન્દ્રભાઈ ને નરેન્દ્રભાઈ તેવું કે નરેન્દ્રભાઈ તો ખાસ કે આવું હતું તો આવશે પછીથી એવું કંઈક અંદરથી થયું અને પછીથી હું રેગ્યુલર સત્સંગમાં અને પછી તો દાદાએ મને એવું કંઈક કીધું કે હવે મારી જોબ પછી ગઈ લગભગ છ વર્ષ પહેલાં અને પછી તો હું ફૂલ ટાઈમ દાદામાં જ હું ઘરે બી એ જ કરતો હોઉં છું એટલે તમે સિવિલ છો ના હું એકચ્યુઅલી ફાર્માસ્યુટિકલ કંપની તમે સાથે હતા સેન્ટ્રમ મેં ડેવલપ કરી હતી સેન્ટ્રમ જે ટેબ્લેટ આવે છે સેન્ટ્રમ ખરી એ અને એડવિન બંને ડેવલપ અમે લોકો કર્યું દાદાનું જ્ઞાન એવું છે કે તમે શરૂઆતમાં નહીં એકદમ ગોઠે પણ પછીથી જ્યારે પચે પછી જે મંદિર જઈ એટલું બધું ખીરે છે પછી તમને એના વિના ગમે જ નહીં સવાર ઉઠો ત્યારે બસ આ મળી એમના પિતાજીની તિથિ વખતે બહુ ભાવ થયો બધું ભેગા કર્યા હતા અને એમાં પ્રવીણ ઉપાધ્યાય આવ્યા હતા પુરુષોત્તમ ઉપાધ્યાય અને તે વખતે એમને બહુ ભાવ થયો અને એમની બેન એક બેન હતા તે વખતે બહુ સુંદર પછી કવિરાજ પૂછ્યું દાદા બહુ કવિરાજ બહુ સરસ છે મેં તો માહિતી મેળવી હતી કેમ પછી મેં ધ્યાનથી જોયું કે મારું મગજનો જવાબ છે બહુ સુંદર એ છેલ્લી આવી છે તું નામની બોલી શકશે કોઈ બહુ મજા આવશે બોલે નરેન્દ્ર નરેન્દ્ર નરેન્દ્ર આપણા પુસ્તકો ઉપર તે વખતે આપણા પદો રેકોર્ડ થતા એ વખતે દાદા ભગવાનના પગલા થયા છે એમને ગાયું હતું સત્સંગ વિના ખૂટતા નથી તો એમને હું પકડી રહ્યો હતો કવિરાજે કીધું કે અમે સાથે કામ કરતા હતા પણ એ વખતે અહીંયા હતા એમને કવિરાજને ખબર નહીં કે અમારા ક્વિન્સમાં જોડે રહે છે એને એમના બનેવી છે ને બધા નામ ભૂલી ગયો એ સ્ટેટમેન્ટમાં હતા અને એમના ત્યાં ઉતરે કાયમ પછી કવિરાજ કીધે એમ પકડી લાવો એમને પછી પકડી રહ્યા ત્યારે બે વખતે સ્ટુડિયોમાં કમ્પોઝ આ થયા હતા દાદા પકડા થયા બધા જાણે શ્રી જય જય ભગવાન অসীম জয় জয়কার হো diretto ci